પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંમત બે હજાર ચાલીસ ના જેઠ વધી પડવાને ગુરુવાર તારીખ ચૌદ છ ચોર્યાસી પંચાણું પાંચમું વચનામૃતમ ફેરો કૃષ્ણાય નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો સિત્યોતેર ના ફાગણ અષ્ટમી ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈ ના દરબાર માં ઓટાને વિશે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ગરમ કોષ ની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો ભેંટો બાંધ્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી મેં પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે કયે ઠેકાણે માન રાખવું સારું છે અને કયે ઠેકાણે સારું નથી અને કયે ઠેકાણે નિર્માની પણ સારું સારું છે અને કયે ઠેકાણે સારું નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સત્સંગ નો દ્રોહી હોય ને પરમેશ્વર નું ને મોટા સંત નું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારું પણ વિમુખ ની આગળ નિર્માની થવું નહીં તે જ રૂડું છે અને ભગવાન ને ભગવાન ના સંત ની આગળ તો જે માન રાખવું તે સારું નથી ને તેની આગળ તો માન ને મૂકીને દાસાનું દાસ થઈને નિર્માની પણ વર્તવું તે જ રૂઢું છે એવી રીતે પંચાળાનું પાંચમું વચનામૃત શું કહ્યું બાપુ એમ નહી આમાં આપડે એક વાર માં ક્યાં ખબર પડે આ તો હેલું તો પડી જાય બાપુ ખબર એ ઠેકાણે માન રાખવું અને કે ઠેકાણે ન રાખવું

બધે આયા કરે એટલે વચન બરાબર કેવાય ને અતિ નિર્માની પણ છે ને એ શું કેવાય ખબર રાકાય મલબા કઈ પુરુષાતન તો નહીં ને સાધુ ના ગુણ નહી સાધુ નો ગુણ કેવાય જ નહીં નિર્માની કઈ એવો અર્થ છે રાકાત ભરવું શું કહેવાય બધે ઠેકાણે નિર્માની પણ હા પછી બધે નિર્માની હોય તો કેવો કહેવાય નમાલો <laughs> નમાલો માલિબા કોટો આવે ને તહી ફરે ફરે કોટો માલિબા થી ઉપડવો પડે ને પછી સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ અઢારસો સિત્યોતેર ના ફાગણવતી નવમી ને દિવસ રાત્રિ ને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્ય ઝીણાભાઈ ના દરબાર માં ઓટા ઉપર ઢોલીઓ ડળાવીને વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળે અંગરખે સહિત ગરમ પોષ ની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી આજ ક્યાંય જોવા મળે નઈ ને એટલે નવીન લાગે તેથી બધા પહેરતા હોય એટલે સારું લાગે પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈ ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે જાજીવાર સુધી વિચાર કર્યો ને સર્વે શાસ્ત્ર માં નજર ફેરવી ને જોયું ત્યારે એમ જણાયું છે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વ શક્તિ યુક્ત બીજો કોઈ નથી થયો કેમ જે બીજી જે સર્વ બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્ન પણ રહી છે તે સર્વે નો ભાવ શ્રી કૃષ્ણ ભગવાને પોતાને વિશે દેખાડ્યો કેવી રીતે તો પ્રથમ પોતે દેવકી થકી જન્મા ત્યારે શંખ ચક્ર ગદા પદમાં ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું તેને કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું તેને કરીને સહસ્ત્ર શીર્ષાપણે કરીને અનિરુદ્ધ પણ પોતામાં જણાવ્યું તથા અક્રૂર ને યમુનાના ધરામાં દર્શન દીધા તેને કરીને શેષશાહી પણ જણાયું અને અર્જુન ને માં વિશ્વરૂપ દેખાડ્યું જે પશ્ચિમે પાર્થ રૂપાણી સતશોથ સહસ્ત્ર એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમ પણ જણાવ્યું અને પોતે શ્રી કૃષ્ણે કહ્યું છે યસ્માક્ષરમ અતીતો અક્ષરાદ અપિતોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમ પણ જણાવ્યું તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રી કૃષ્ણ તે તો પોતે જ હતા અને બ્રાહ્મણ ના બાળક ને લેવા ગયા ત્યારે અર્જુન ને પોતાનું ભૂમા પુરુષ રૂપે દર્શન કરાયું તથા શ્વેત દીપ વાસી વાસુદેવ તેને તો પોતે જ એ અવતાર ધર્યો હતો તથા નરનારાયણ તો સમગ્ર ભારત ને વિશે તથા ભાગવત માં એ શ્રી કૃષ્ણ ને જ કહ્યા છે માટે એ શ્રી કૃષ્ણ ના અવતાર ને વિશે તો ભિન્ન ભિન્ન પણ રહી જે એ જ ભગવાન ની મૂર્તિઓ તથા શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે માટે એ અવતાર તે બહુ મોટો થયો છે અને બીજી મૂર્તિ ને વિશે થોડું ઐશ્વર્ય છે ને એને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય છે માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી અને એ એ અવતાર સર્વોપરી વર્તે છે અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે અને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણાવી છે જણાવી માટે આ અવતાર સર્વોત્કર્ષ પણ વર્તે છે એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ના સ્વરૂપમાં અચળ મતી હોય અને એ મતી કોઈ દિવસ વ્યભિચાર ને ન પામતી હોય હું કયું અક્ષર અવતાર નું અધિક પણ શ્રી અવતાર નું અધિક પણ વાત કરે પ્રત્યક્ષ માટે પોતાનો કીધું પ્રત્યક્ષ કીધું પ્રત્યક્ષ એટલે પોતાનું કીધું પ્રત્યક્ષ આ સામે જતા તે આમ તો તમે ભગવાન અવતાર તો ભગવાન જ છે પણ આમાં એમ કેવા માંગતા હોય કદાચ આમાં એમ કેવા માંગતા હોય કે જે પોતાનું મૂળ સ્વરૂપ છે એનો ભાવ બીજા અવતારોમાં જે હતો એના કરતા આ વખતે વધારે બતાવ્યો ઐશ્વર્ય શક્તિઓ કે મૂળ પોતાનો ભાવ છે તે આ બધી પણ કેતા મૂળ છે બનવું થોડું ઊંડી વાત આપદારી પૂરેપૂરું સમજાવો તો ખબર પડે અમારી મત જ નાખું એમ ને ભાવ એવો બતાવ્યો જુદા જુદા પોતાના અવતાર ની બધે ભિન્ન ભિન્ન બધે અવતારોમાં બધે શક્તિ વાણવી જાય બેઠો ને કે અવતારે કઈ બહુ જાણે આ અવતાર ઉત્કર્ષપણે વર્તે છે એટલે આ પ્રત્યક્ષ ભગવાન ને માની ને બધા એવી રીતે કે છે ભગવાન પોતે જ પોતા પણ એમ કે કીધું છે કે આવતા સર્વોત્કર્ષ પણ વર્તે છે એટલે પ્રત્યક્ષ અત્યારે મારા જતા એની બધી વાત કરે પણ એ સમજાવી નાની કેવી રીતે સમજવી આપણે તો એમ સમજવાનું આપણે પછી એમ સમજવાનું એક વખત છે એ પછી આ તમે શું કહો ભગવાન ના સ્વરૂપ ને વિશે એવી અચલ નિષ્ઠા થાય કે જો મસ્તી કોઈ દિવસ વ્યભિચાર ના પામે તમે ભીષ્મ સ્તુતિ વાંચીને ત્યારે એમાં શું સમજ્યા એમાં પેલા શ્લોક માં આવ્યું કે એક સામાન્ય રીતે ભગવાન ના સ્વરૂપ નું વર્ણન કર્યું અને પછી એ જે કોઈ સ્વરૂપ નું વર્ણન થાય છે એ આ સાક્ષાત કૃષ્ણ છે અને એમાં મારી મતી એ ભાવે સહિત સ્થિર થાવ મુંબઈ બોલ્યું તો નફા ભાવ દેખાડો તો એ જ ભીન પોતાને ભાઈ જે મૂર્તિઓ આ શક્તિ બધા આમાં બતાવી મહારાજે દરેક અવતારમાં વૈકુંઠનાથ નો લીધો અહિયાંથી પુરુષોત્તમ ભાવ નો લીધો વાસુદેવ ભગવાન નો લીધો દરેક એમને તાત્પત્તા લેતા લેતા અત્યારમતી તો એમાં કરવી પડે કે પ્રત્યક્ષ પોતાને મળ્યા છે એ ભાવ લઈ જશો હમણાં સંતો ભીષ્મ સ્તુતિ નું વાત કરી એ આવ્યું આવ્યું તું ભગવાન ના વિશેષણો આવ્યા હતા એ વિભૂમની અને એ વિશેષણ એ સામે સ્વસુખમ ઉપગતે સ્વસુખમ ઉપગતે વિહર તું પ્રકૃતિ એટલે એ જે વિશેષણો ભગવાન ના આવ્યા અને પછી આગળના શ્લોક માં આવા આવા ભગવાન પોતે છે એક ભગવાન પોતે છે અને એ આ શ્રી કૃષ્ણ વિશે ભાવ છે અને એ ભાવે સહિત મારી બુદ્ધિ આમાં સ્થિર થાવ એવું આ બધું વાંચીએ ના પણ એમાં નોખું ન પડે સ્વસુખમ ઉપગતે અને પછી આવ્યું કે આવા કેસ થી ઢંકાયેલું એનું મોઢું છે ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ તમાલ વર્ણમ આય છે ઓય છે એમાં સ્વસુખમ ઉપગતે એ મૂળ સ્વરૂપ કહેવાય પછી એમાંથી આ ભાવ એને બતાવે છે ભગવાન એક છે એ આ જગત માં ભાવો બતાવે છે જ્યાં જેટલું બતાવવું ઘટે એટલું બતાવે ભગવાન એક કે જાજા ભગવાન પછી આપડે જાજા છે એમ વર્ણન કરે ને કો એનો કરે કરે પણ જાજા છે એમ વર્ણન કરે ને એની અરે કોઈ દી ચર્ચા ને તર્ક ન કરવો સાથે એની બુદ્ધિમાં ઉગતો નથી પછી એક કઈ આવાજ અને એક કે આવાજ એટલે થાય શું વચમાં દ્રોહ થાય ભગવાન માં શું પૂજાની બુદ્ધિ ભોગે નહી આપણી હજુ તો માનવી છે પછી એમાં દ્રોહ ઉભો થાય એની વહેંચણી કેમ કરે માણસ કેમ વેચણી કરે અને આપણે આગું ખાઈ ગયા સર્વોપરી કહેવામાં વાંધો નહીં પણ ઓલો અહીંયા બેઠો છે ઓલો અહીંયા બેઠો છે ઓલો આટલો છે ઓલો આટલો છે એ ફીટ ડબી લઈને મંડે માપવાને એ આપણું કામ નથી માપવાનું આમાં મરમય આવ્યો છે ભગવાન ને સર્વોપરી કેમ જાણવા તો એવી રીતે પ્રત્યક્ષ ભગવાન ને જો આટલો શબ્દ છે એમાં એટલે જે ભગવાનો આ જગતમાં જીવના કલ્યાણ માટે નોખા નોખા રૂપે આવ્યા પણ એમાં આમ જોતા જોતા શ્રી કૃષ્ણ અવતાર વધારે પ્રતાપ બતાવ્યો છે માટે એ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે એને વિશે વધારે ભાવ એમાં વ્યાસે પણ લખ્યું કૃષ્ણ વ્યાસે પણ લખ્યું કૃષ્ણ તો ભગવાન સ્વયં એને જેટલી બતાવવી ઘટે એટલી બધી બતાવી દીધી છે પાછું શ્રી કૃષ્ણ ભગવાન અખંડ બતાવ્યું નથી અખંડ બતાવ્યું નથી લડાઈ કરવા જાય ત્યાં દ્વારકા ભાગી ગયા પાછા વળી ઓલા એના મથુરા પહોંચ્યા અને લીલાઓ એવી આવે કે અખંડ પુરુષોત્તમ પણ ચાલતું ન રહે કારણ કે જીવ બધા સમજી શકે નહીં કાયમ એમ બતાવાય નહીં એટલે એની ઈચ્છામાં આવે ત્યારે બતાવે અને મત ઢાંકી ગયો આ વખતે આ અવતાર એને અખંડ રાખ્યું એટલે આ અખંડ જલતો દીવો બોલો વળી વળી જાય વળી આ લોક નો વ્યવહાર એવો એને લીધો ઘર કુટુંબે બહુ હતું એના કજિયા ક્લેશ બધા હોય આ પુરુષોત્તમ ભણું કેવું એમાં હલે નહીં અને બતાવીને શું મૂર્ખ ને બતાવીને શું એનો અર્થ નથી ને બહુ એટલે એવી રીતે આ રીત બતાવી કે અહીંયા આ બતાવ્યો અહીંયા આ બતાવ્યો અહીંયા આ બતાવ્યો અને શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ અવતાર ને વિશે આ બતાવ્યો અને એમાં બધાનો સમાવેશ કરી નાખ્યો જે આગલા ઈશ્વરીઓ બધા એમાં આવી ગયા તમે એક મણ જોખો એમાં પાશેર હોય કે ન હોય પાશેર માલ હોય શેર હોય ન હોય માણી એક દુખણ એમાં શેર એક માલ હોય કે ન હોય કઈ નોખો હોય ના એમાં હોય હોય આની અંદર આવી જતો એમાં આવી જતો પણ હવે પાંચ રૂપિયા ભાર માલ જો છો એમાં મણ હોય ના એમાં મન મન એમાં મણ આવે મણમાં પાંચ રૂપિયા ભાર આવે પણ પાંચ રૂપિયા ભાર માં મણ ગયા તે અમારી માલિક પાસે જે ટાણે જેવી ક્રિયા એ ટાણે તેમ ભગવાન આયુષ્ય બતાવે આ તો માપતા નથી બાર બેહો આકાશામાં જોવો ઘડી ખટા થઈ જાય ઘડી કાંઈ ન હોય એ કોણ કરે એ આજે બહુ ઘટાડો થયો એટલે બીજો મોટો ભગવાન આવ્યો છે એને આ બધું કરી લીધું અને એક વાદળું હતું એ નાનો ભગવાન આવ્યો હશે એમ હશે ને અને એક દ્રષ્ટિ એમ જવો પાણી પીઓ સંતોષ થાય ને પાણી પીએ સંતોષ થાય એટલું ઘી પીઓ એટલે ઘી પીતો હાર થઈ જાય એ બરાબર પણ કઈ પાણી સંતોષ લેવો એટલે એને પાણી બતાવે છે ઘીનો જ્યાં સંતોષ છે ત્યાં ધીરો થાય અજ્ઞાની જીવ ન સમજી શકે એટલે ભગવાન સંબંધી વસ્તુ છે એને વર્ણન કરવામાં પણ વિચાર કરવો જોઈએ નહીં તો દ્રોહ કરીને બેસે ભગવાન નું માપ સામાન્ય જીવ કેમ માપે આ ઝીણી બુદ્ધિ જો ટેવાયેલી હોય તો સરખું કેતા આવડે ને તો કેતા આવડે નહીં પેલું કેતા જ આવડે એના સ્વરૂપ નો દ્રોહ થાય આમાં એક જ શબ્દ છે એક જ આ તો ઠીક છે એમાં લખ્યું છે નહીં તો ઈશ્વર ના ઘરની રીતિ છે જે ટાણે જેવું કાર્ય એટલું બતાવ બતાવે એ એ જાતનું જેવો ભડકો કરીને બેહો ભાગી જાય ઉભો રહી કોઈ ઉભો ન ભગવાન પુરુષોત્તમ નારાયણ એમાં આનંદ કળા રહી છે અનંત લખી એટલે જે કળા જ્યાં વાપરવી ઘટે એકલી જ એનું દર્શન કરાવે છે બધીની ન કરાવે બોલો પછી માટે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ના અવતાર ને વિશે તો ભિન્ન ભિન્ન પણ રહી એ જે એ જ ભગવાન ની મૂર્તિઓ તથા શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે માટે એ અવતાર તે બહુ મોટો થયો છે અને શ્રીનાથજી એટલે શું તમને પૂછું અમને શ્રીનાથજી આમ શબ્દાર્થ થયો થાય પ્રિયયુક્ત એવા ભગવાન રણછોડ રાય એટલે ઋણ માંથી મુક્તિ આપનારા ભગવાન નામ કેનું ભગવાન ત્રિકમ ત્રિકમ વામનજી નું પણ કેનું નામ ભગવાન સાધુ ત્રિકમ કહેવાના ત્રણ પગલા ભર્યા અને રણ છોડ એટલે રણ માંથી વહી ગયા રણ છોડ થયા ત્યારે રણછોડ કોણ અને ત્રિકમ કોણ રણછોડે જોદા ને ત્રિકમે જોદા થયા ને <laughs> એના એ છે કાર્ય પરત્વે અને સંજોગ અનુસારે અને ભગવાન અનેક નામ ધાર્યા છે એમાં આપણે તકરાર ન કરવી જો બુદ્ધિ હોય તો તમે માપવા શીખ વેપારમાં એ સફળ વેપાર કરો કોઈ સંજોગ વસાત લાખ થી નો ગયા અને ઓલા કરોડ માં અનાજ ના દાણા ના વેપાર કરે નો થાય એમાં કેટલાક ના કોઈ નો આવે મોરારજીભાઈ એટલે વધારે બુદ્ધિ વાળા ને એ એને રોકે છે બુદ્ધિ વાળો હોય તો એ રોકાઈ જાય ભગવાન ના માર્ગ માં એ આપણા માણસ જેવું નથી એને કોઈ રૂકાવટ નથી એ ઓછા વધતો નથી એને જ ખબર છે કે આ ભગત ને મારા તરફથી સુખ કેમ થાય એનો અખંડ એને ખ્યાલ અહીં એક બત્તી જેટલું એને કામ છે તો બત્તી જેટલું જ એને પ્રકાશ અપાડે અહીં કહે છે મોટો ભડકો દે તો મોટો ભડકો દેખાડે ભગવાન ભક્તાધીન ભક્ત ની ઈચ્છા ને પૂરી કરે છે પછી ન સમજનારા બાજા કરે માં રોટલો ખવાડતી હોય છોકરાને જોડે માને હેતો હોય બટુકમાં સારું કરીને ખવાડે અમારી માં અમારી માં અમારી માં એમ કહે ને ખેડૂ ને એની માં પછી કામ કરવા જાય માં ત્યાં દાંતરડું લઈને ત્યાર બાજરો વાઢતી હોય છોકરાને કોઈ તેડે જો આ કરે ઈ નહી મને તો ખબર દીધી અમારી માં નહી આ મારી માં નહી મને તો ખબર દીધી ઈ માં જોઈ ખરું એટલે છોકરું ગાંડું ગણાય માયુ ને અને ડાયું છોકરું કે જો તારી પડે અને કાંડું હોય તો મારી માં નહીં હો એને એટલું દેખાણું મને ખવારે એ મારી માં શું ખબર ત્યારે કાલે વાળી બીજી પાછી ખબર એટલે એની નહી હે આપડે આ જ્ઞાન માર્ગ છે ને લગભગ જે ચૂંથનારા એ બધો આવો ચૂંથે છે અને પોતાને બુદ્ધિ વાળા માની બેઠા હોય તો આપડે બરાબર જાણીએ છીએ માની હશે હું ઊંડા ઉતરી જાઉં મારું ખોટું હોય તો આપડે ખોટું કહેશું બોલો અને એ અવતાર સર્વોપરી સર્વોપરી વર્તે છે અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે અને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણાવી છે ચર્ચા વાળા બધા એવા હોય હવે મારી ને ઓળખ્યા વિના મારી નો વેપાર થતો હશે આ જોખ્યું એટલે એમાં પાસે ન હોય હવે આને ક્યાંથી કેવું હા માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે એવી રીતે જેની પ્રત્યક્ષ જે શ્રી કૃષ્ણ ના સ્વરૂપ માં અચલ મતી હોય એમાંથી કોઈ દિવસ વ્યભિચાર ને ના પામતી હોય તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત કઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ તે કલ્યાણ ના માર્ગ માંથી પડે નહીં મોટો લાભ ભગવાન ના સ્વરૂપ ને જો યથાર્થ સમજાય ગયું પછી કોઈ કુસંગ કુસંગે કરી કુસંગ એટલે શું કે ભગવાન સંબંધી નહીં બીજું વ્યવહારે કુસંગ ગણાય બધા કુસંગો છે આ જગત બધું ભગવાન સિવાય એને કરીને ક્યાંક અવળું વર્તાઈ ગયું હોય તો સમજાયું નહી વર્તાઈ ગયું હોય એને નડતું નથી મહિમા છે એનો પ્રગટ નો મહિમા છે બહુ પવિત્ર છે પવિત્ર એવા એક એક ના દેખો એક ભારતીય લડાઈમાં ભીષ્મ પિતા આમાં પક્ષમાં હતા પાંડવો ભેળા હતા આમાં પક્ષમાં હતા ગૌરવમાં ખરું એને ભગવાન ને બાણ માર્યા ન માર્યા બાણ માર્યા આજુ જાવડા સાધુ બોલ્યા એમાં આવ્યું હતું ને ખાખરો ખીલેલો હોય ને એમાં લખું હોય લાલ ખાખરો ખાખરો એમ ભગવાન નું આખું શરીર લાલ લાલ લાલ હવે કામા માં ભગવાન ને પંડ ને બાણ માર્યા ભગવાન ને લાગ્યા લોહી દેખાય પાન સૈયા ઉપર પોતે પડી ગયા ત્યારે ભગવાન પરખે આવીને ઉભા રહ્યા માર્યા બાણ જેને અને એને પાસે આવીને ઉભા રહ્યા આપણને કોક ગાળી દે અને એને તાવ આવ્યો હોય તો જોવા જાય માર્યા ન હોય જોવા જાય ને નગરે આ જીવ માન ભગવાન માં ફેર પણ એ ભગવાન બધે નો આપડે તો એ જ કહીએ આ જીવ અને જગદીશ બે ઘણું અંતર એ તરત જેને આ ખાખરા જેવા દેખાય એના જ બાણ છે અને ઈ જયારે બાણ ભૂયા પડી જાય ત્યાં તો રાજી થાય ને મને મારા બાણ માર્યા હતા ભગવાન રાજી નો થયા તરત એની સેવામાં હાજર થઈ જાય હા એ તરત એની સ્તુતિ કરે પાછી હે ભગવાન મારી બુદ્ધિ તમારે વિશે ચડાઈમાં ન થાય અને નિષ્કપટ ભાવે કપટ રહીત તમને કહું કોઈ મારી બીજી ઈચ્છા નથી મારી આંખ આગળ તમે આમ નિંદેજો નીતિ ધર્મ નાનો નથી હો બોલવાનો નથી હગો પન્નો દીકરો હોય માં ગયો બાપે એનો પક્ષ ન રખાય બાપ બાકી તો અત્યારે હું કઈક છું ને આ ઢોરા વ્યાય છે હવે માણસો વ્યાય છે એમાં બેમાં ફેર નથી કઈ માણસ તરીકે કોઈ જન્મ આપતો જ નથી વ્યાવાનો જન્મ છે એટલે પશુ જન્મે આ ન ગળવાય ઉતરે ઘડીકમાં કોઈને ન ઉતરે બાપે દીકરાનો અનિતિમાં અન્યાયમાં અધર્મમાં પક્ષ નો રખાય તો એ બાપ છે ને બાપ નથી મારી હમરણમાં એવા મેં જોયા છે આ સાધુ માં કોણ જૂનો હોય તો ખબર પડે નહીં તો કોણ એ કઈ નથી ક્યાંથી દેખાય એક દાસભાઈ હતા ઉનામાં જાજો સમય જિંદગી અને આફ્રિકામાં કાઢી આપણે ગયા હતા ને એ દીવ ના નગર સીટ કલ્યાણ ચંદ હતા એનો જ વહીવટ કરતા પછી એનો દીકરો નહીં એને છેવટ માં વિચાર કર્યો કે ના હાટું આ બધું કર્યું નું સાધન છે એટલે એ દેશમાં વહી આવ્યા હતા અને માણેકચંદભાઈ ના આગા કાકા પાસે માણેકચંદભાઈ ના આગા કાકા એ કોઈનું કઈ ના આવ્યા પછી હું ત્યાં હતો ઉનાના મંદિર માં ધીરે ધીરે મેં કદાચ ભાઈ આ તો આખી જિંદગી એવા કામ કર્યા એટલે મારો સેવા થાય સારી વાત કામ કરતા હું બેઠો બેઠો હિસાબ કરું શેનો મોરારજીભાઈ જેવા કહી ગયા હોય કાલ મારી રસોઈ એટલે એને રસોઈ કરી આખા મંદિર પછી એનો હિસાબ ગણો એ આઠ નવ રૂપિયાની વચમાં આંકડો આવે આઠ નવ વચ્ચે એટલે હુંગારે તે ખરી એમાં ઠાકોરજી નો થાળી આવી ગયો પાંચ મહેમાન આવ્યા હોય એ આવી ગયા સાધુ એમને બધા આવી ગયા આખા મંદિર નો રસોઈ નો આંકડો આઠ નવ દિવસ છે એક ફેરે ગણ્યો બે ફેરે ગણ્યો મળે ભૂલ નહીં હોય ક્યાં દાસભાઈ જખમ નારાયણ કે જખમ નારાયણ શું મજા રસ્તો ઓલો હમણાં દર્શને આવશે તેને આંકડો દેવો પડે ને આંકડો તમે જરાક જોઈ લો ને કોઈ નો એ નારાયણભાઈ ખુશીભાઈ એવું છે આમાં એક પૈસા ની ભૂલ છે ત્રાંબા ના પૈસા ચાર પૈસા નો આનો એક પૈસા ની ભૂલ શું છે વધારે ચડાવાઈ ગયો મને આડું તો આવ્યું પણ મેં એક પૈસામાં હું ત્રણ પૈસા હોય એક ઉમેર્યો એટલે આનો થઈ ગયો એટલે આન ભાઈ વહી ગઈ એટલે આનો આખો થઈ ગયો એ સમજતો If you એને આપણો વિશ્વાસ રાખ્યો આંકડો થશે આપણે આંકડો આપીએ થઈ ગયો પણ પાપ કરી દેવાય એને આપણા વિશ્વાસ ઉપર છોડ્યું એવો પૈસો નો હવે આને કેમ કઈ ને આપણે પૈસો આપી દો એટલે આનો લઈ દે પૈસો પાછો દઈ દો પૈસા પૈસામાં એને નાખવો હોય તો ઠાકોરજી આગળ નાખી આવે આપણે ન લેવાય મને ખુબ જ એની ઉપર આમ ભાવના વધી ગઈ એના એ ભાઈ માણેકચંદભાઈ નું મકાન બંધાય પાનાચંદભાઈ આની બા બીજા એના કુટુંબી એનું બંધાય પણ આ જગત માં જળ જમીન ને જોડું કજિયાના જોડું એક બારી મુકાવાની પણ ઓલા માણસો માથા ભર્યા છે કે અહીં બારી નો મુકાય એનું આવતું ન ને તકરાર ઉપડ્યો બરાબર દે કારો માણસો હો ભેળા થાય આ તો શેઠિયા એટલે જાતે તો બાધા નહીં મજૂરો ને ઉભા કરે બધા હરિયા લઈને આવેલા ઓઈલો મૂકે હરિયા પકડાવીને ને પાડી ભાંગી ગયા અને મારા મારી નાલ બધી એમાં ઘડી ફરિયાદો ફરિયાદો કરી પછી આય હરી બોલો આય હરી રાજભાઈ આવ્યા મારી પાસે મને હું ત્યાં ઉભો હતો મારા જ્યાં મને સાક્ષીમાં મૂકશે તો શું થશે વ્યવહારે મારે માણેક અંતર ખોલવું પડે વ્યવહારે માણેક અંતર ખોલવું પડે પણ એની બોલવું તો શિક્ષાપત્રી લોપાય ખોટું કેમ બોલા સાંભળી હું એક સત થઈ ગયો એક ઘરમાં હતા પક્ષ એવો ખોટો પક્ષ ના ઘરે ખોટો પક્ષ નો રક્ષ મને તમને હાથ જોડ્યા મને ક્યાંય સાક્ષીમાં નાખતા અને ઓલા લોકો એ સાક્ષીમાં પૂછ્યા નહીં આમાં વાળા એ જાણતા હતા કે આ છે ભગત એટલે કોઈ એની ગર્ભ નહીં બોલે પાછા એ ભગત જાણે સાહિત્ય પડે હાલે ભાઈ હવે મારી પાસે મને કહ્યું આ કઈ સમજાવો મારે બધું થઈ ગયું પણ એ ટાણે ધીરજ રહી અને શિક્ષા બદલી યાદ આવવી હવે તમે આ મંદિર માં કઈ થતું હોય એમાં સિદ્ધ મહારાજ ને આજના લોપ આવી બોલો ખરા તમને અત્યારે બોલે તો વાત કરું તો ખરો કે ભગવાન ની આજના લોપાતી હોય આપણે જગત ને છોડી અને ભગવાન પાસે જવું એની પાસે ક્યારે રેવાય એની રુચિ પ્રમાણે રહી તો એની રૂચિ પ્રમાણે આપણે જીવન જીવતા હશું ને જીવતા જ્યાં પક્ષ ગયા એટલે નીતિ હોય પક્ષ થી પર છે ભગવાન ભગવાન પક્ષ માં આજ કોણ અરે આ જ્ઞાની થયા હોય મોટા મોટા પણ તમે અમારા કેવા હો તમારે અમારી ગયું પડે એટલે હા પણ ભાઈ મરીને જેની વહે જવું એના પક્ષમાં રહેવું કે ન રહેવું એની રુચિમાં રહેવું ગાની રુચિમાં રહેવું પ્રહલાદે બાપા નો પક્ષ રાખ્યો એવા એક એક ને જોઈ લેજો આ તો સિદ્ધાંત ની વાત કરો જે કરતા હોય ઉકર્યા કરે બોલો માટે તમે સર્વે પરમહંસ હરિભક્ત છો એ પણ એવી રીતે જો ઉપાસનાની દ્રઢતા ભગવાનને વિશે રાખશો તો કદાચિત કઈક અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે પણ એની નિષ્ઠા મજબૂત કરવી જોઈએ જે કોઈ એક ભગવાન છે તો પાછા શું કરે કાન આ બે છે પછી બધું વિભાગીકરણ કરવા જાય તો પછી નો આવડે કરતા નો આવડે એટલે નોખો પડે ભેદ મૂકો પડે એટલે બે બાજુ બોલવામાં વિચાર રાખવો સમજવામાં વિચાર ક્રિયા કરવામાં વિચાર અને જ્યાં પક્ષ ઉભો થયો આ અમારા કહેવાય આ અમારા કહેવાય એટલે જરૂર એને અન્યાય માં ઉભું રહેવું પડે છે મને ગણાય છે પેલા બહુ કે પાંચ સાધુ નો પક્ષ માં રાખતા શીખો પક્ષ હું હુમાઈ લેવો ભગવાન ના માર્ગ ની વાત કરો એ તો કોઈ નવાય બોલો

આ ચરિત્ર સ્વરૂપ કરશું છે એમ પોતાની બુદ્ધિ લગાડીને તૈયાર કરવું છે કોક નું સાંભળેલું ન બોલવું શું આ તો હું બોલું એટલે તમે બોલો વાત એવી થઈ ને તમારી બુદ્ધિ માં તો ઉતર્યું નહીં ત્યાં લગી દ્રોહ થવાનું એ તો ક્યારેક આપડી કઈ બુદ્ધિ ન પહોંચે ત્યારે કોક ના વિશ્વાસ માં જવા પહોંચે ત્યાં લગી પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરવો જોઈએ આ પેલા થી કઈ ઉપયોગ જ ને સ્વામી કે કરવું શ્રદ્ધા છે ના પાડી છે એવી શ્રદ્ધા ન હોય બે ને વિચાર કરી કઈ મેળવ્યો એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત શ્રીજી સર્વ કારણ પણ જાણીને ઉપાસના ની દ્રઢતા કરતા આવા ભગવાન ના જીવન ને આમ લાઈન કરીએ અને એમાં પાછું હા આપણે સર્વોત્કર્ષ કહેવાતો એમ લાઈન નો કરવી નાનું મોટું બધું મેળવતા શીખવું ને એમાં પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરવો અને શાસ્ત્ર એટલી બુદ્ધિ નહીં હો માનવી બુદ્ધિ ફરી જાય સ્થિર રહેતી નથી ક્યારે ઉપાસના થાય કઈ એમને ઉપાસના થાય એ તો માતા મેળવી શીખવો તમને સર્વોપરી નથી માનતા એના અનુયાયી પણ શાસ્ત્ર દ્રષ્ટિએ મળતું ન આવે આપણે એની નિંદાઈ ન કરી લવ કરતા એ કર્યા કરે પણ આપણે કેમ સમજવું એની અને માતા મેળવીને શીખવો તમને આ ઇન્દ્રાદિક દેવતાઓ એ તો વસ્તુઓ ભીંગું છે પણ ભગવાન ના સ્વરૂપ માં ભિન્નતા છે રૂકમણી ના પરિણામ એટલે રૂકમણી પતિ કહેવાનું શ્રી એટલે લક્ષ્મી એના પતિ રણછોડ ત્યાં જ્યાં લક્ષ્મી ત્યાં તો રણછોડ રણ છોડી ભાગવાના પછી કોઈ રણછોડ માં એક હોય કોઈ ત્રિકમ માં એક હોય કોઈ શ્રીનાથમાં એક હોય કોઈ શ્રી કૃષ્ણ એકલામાં એક હોય એમાં સ્વરૂપ ભેદ ન કરવું ક્રિયા એ કરીને સ્વરૂપ ભેદ ન તમે ઝવેરી એ કહેવાય એ કહેવાય હરિભક્ત એ કહેવાય કેવાય એટલે ભનુભાઈ હરિભગત ની જુદા ઓલા ઝવેરી જુદા અમુભાઈ જુદા પણ રહી કે મૃત્યુ અને આ બધા બધે લગાડે એમ નો લગાડે પણ આ એવું હું બોલું એટલું પાછા બધા એમાં સમજવાના પાત્ર હોય અત્યારે જો આ સભામાં બધા સમજ્યા ઈશ્વર પાસે જવું હશે તો ઈશ્વર ની દ્રષ્ટિએ વિચાર કરવા વિશાળ સંકોચિત નહીં ભાઈ અમારું કેવાય ને અમારું કેવાય અમારું કયું એટલે થઈ ના સાચું હોય એટલું અમારું એ બોલું પણ પક્ષ ભેદ એટલે એ ખોવાઈ ગયો નરનારાયણ દેવ ના ભેજ ના ગોપીનાથજી ના ભેજ ના બધું સાંભળીએ પણ તેની આગળ કેવું આંધળા અને બેરા બધા ભેળા થયા એમ તમે કેવી રીતે સમજાવો એ કહો તે કરી શકો એ પહેરાને સંભળાવી શકો એમ જ રહેવાનું હા અત્યારે કળિયું ગાયો એટલે જાજા આંધળા બેરા જ હોય એમાં સાંભળનારો દેખનારો ઓછો હોય આ માર્ગો આ પૈસા મેળવવામાં હું વિચારણ છું વિચારણ પૂર્વે કેમ ભગવાન ના ભક્ત ભગવાન ને પામ્યા એને જોવા જોઈએ કેમ પામ્યા કઈ રીતે પામ્યા એ જોવાનું અને શાસ્ત્રો સાંભળવાનું તારે દેખવું જોશે અને સાંભળવું જોશે આજના પુસ્તકો નહીં હો આ તો હવે કીર્તનો બનાવે અને એ મુક્તાન સ્વામી બ્રહ્માન સ્વામી બ્રહ્માન સ્વામી ગૌણ થઈ જાય આજે કોકે બનાવ્યા હોય એ તો તમને ખબર ન હોય ત્રિભુવનભાઈ હતા ને એનું અંગત સારું કીર્તન કરીને મોકલે ને કોઈ આપે કોઈ સાવધાનજી ભાઈ બે પાંચ મોકલ્યા છે આપે નહીં અમદાવાદ માં સુવા ગયો કોક ના એ અત્યારે જોડકણા ગામડીએ માણસે આચાર્ય મહારાજ વખાણ કર્યા હતા તરત કઈ એમાં છંદ છપાઈ કે કઈ દેર ન હોય હો કઈ રાધાના તો વખાણ જ જોઈએ એમાં નો હાલ કઈ હો અને એ સર્વોપરી આ કલ્યાણ ના માર્ગ માં નો હાલે જાય તમને બંધા સુધી કોઈનો દ્રોહ ન થાય એવો માર્ગ પકડવો અને આ માર્ગ એવો જ છે આ વચનામૃત અદભુત છે એમાં કોઈના દ્રોહ વિના ભગવાન ને પકડી લેવાય અલ્પ બુદ્ધિ વાળા ન સમજતા હોય એનો આ ભાગ નથી એને સમજાવવા પ્રયત્ન ન કરે શું સમજીએ સવળું સમજશે કાવળું કેતા પણ બીક લાગે સ્વામિનારાયણ સ્વામિનારાયણ અઢારસો સિત્યોતેર ના ફાગણ એકાદશી ને દિવસ સો ઘડી દિવસ ચડતે શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાબાઈ ના દરબાર માં ઓટા ઉપર ઢોલીઓ ઢળાવીને વિરાજમાન હતા આમાં મોટામાં મોટું આ ગયા વચન વધારે છે એ ભગવાન ને આમ નિશ્ચયથી જો સમજ્યા અને કોઈ દેશ કાળે કઈ તમારે વર્તવામાં ફેર પડી ગયો એને ભગવાન માફ કરી ગયા અને પૂર્વે માફ કર્યા એને પૂર્વે જેને માફ કર્યા એ માણસ આજ ગોતા માટે હવે આવવાનું માફ કર્યું તો આપડે માફ કરશે મારે એમ કરી નાખવું કે ઓલામાં આવવા ઈચ્છે કે ઓલા ભાઈ ભાગ્યા સૈનિકો છાપામાંથી પાછું ફરવાનો ભાવ છે હાલો થોડી સજા બદલી લેવું પણ પાછા ફરી જઈએ કારણ કે આપણે સદને જઈએ તો પછી ગુનેગારી ઓછી ગણાય તો એટલું એને જ્ઞાન હતું માણસો પોતાના સ્વાર્થમાં કેમ ખોળી કાઢે કે આપણે ગમે એટલા ગુનેગાર દોષી ભૂલ કરી આમાં સમજી છે તમે જ વાંચી લો શું હવે ભીષ્મ પિતા વિંધાઈ જાય કેને વિંધ્યા અર્જુન હું આમાં અર્જુન ને જ વિંધ્યા ને ભગવાન ને વિંધ્યા કેને વિંધ્યા હવે ભગવાન ને ભીષ્મ પિતા વિંધે એટલે અર્જુન ને એક થાય ને આ મેળ તો કરો પણ ભીષ્મ પિતા ભગવાન ને જેવા જાણવા જાણવાતા એવા જાણી લીધા એમાં ભીષ્મ ના બધા અપરાધો માફ છે અને ભીષ્મ ને પણ અર્જુન તરફ ભલે એને બાણ માર્યા તો એને એની તરફ મારા પ્રભુ નો ભક્ત છે આ નિષ્ઠા એની હતી એમાં સસુખમ પગત એ ભગવાન ને કેવા કયા તમે આઈના સુખે સુખ્યા નથી તમે તમારા સુખમાં સુખિયા એ પરબ્રહ્મ નો શબ્દ મોટામાં મોટો કોઈ સાધને કરીને સુખિયારો એવા ભગવાન અને આપણે માણસ માત્ર સાધને સુખ્યા રહીએ જો આટલી કથા વાર્તા કરી કોઈ ઓછું સમજે વધારે સમજે નિરાજે બેઠા છો ને અહીંયા હું ન એટલે તમે બરાબર આમ કરો ને પાછા એટલે ભગવાન ને સુખે શીખ્યા આવા પ્રયત્ન કરીએ છીએ પણ હજી એટલા થયા નથી તો ગૌણ નો થવું જોઈએ આપડે ગૌણ માં વયા જઈએ અને પછી મારા જેવાના વખાણ આ બધા કરે હો તમે તમે હો બહુ મજા આવી જાય એટલે મને સર્વો પડી ગયો ને ઓઈલા ને તો કઈ સમજ્યા નહીં કે એનું સુખ ન જાય એનું સુખ નથી જાણ્યું એટલે એ ઘડીક માં જીવન ને જીવ ને મગજ માં ક્યાંથી આવે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો સિત્યોતેર વાંચ્યું હતું બે લીટી વાંચ્યું ગણવતી એકાદશી ને દિવસ દિવસ થોગડી ચડતે શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈ ના દરબાર માં ઓટા ઉપર ઢોલીઓ ઢળાવીને વિરાજમાન હતા ને ધોળો માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ગરમ કોષ ની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ઝીણી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ ની સભા તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે પાસે શ્રીમદ ભાગવત ના પ્રથમ સ્કંદ ની કથા કરાવતા હતા તેમાં જન્માદ્યસ્ય અતઃ એ શ્લોક પ્રથમ આવ્યો તેનો અર્થ કર્યો ત્યારે યત્ર ત્રિસર્ગો મૃષા એવું જે એ શ્લોક નું પદ તેનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા જે માયાના ત્રણ ગુણ નો સર્ગ જે પંચભૂત ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે ભગવાન ના સ્વરૂપ ને વિશે ત્રિકાળ માં છે જ નહીં બનવું ઇન્દ્રિય અંતઃકરણ દેવતા ની બધા માયા નો સર્ગ કીધો કઈ ભગવાન માં તો છે જ નહીં ગુણ એવા એટલે માયા ના ગુણ એટલે સમજાવવું જોઈએ લખ્યું એમ તમે બોલ્યા પછી શું નથી મને સમજાવું કેમ કશું એમાં શબ્દ તો લખ્યા એ શબ્દ આપડે બોલી જાય એની માયા છોકરાને શીખવાડ્યું વાતારો બાપો એટલે બાપો બાપો પણ બાપ એને કેવો એ છોકરો લડાઈ કરે ને આ લખ્યું વાંચી ને લડાઈ મારી પાસે સમજે કોઈ અરે સમજે એવા સમજનારા હતા અને અભણ હતા સમજતા બોલો આ તો ચર્ચા કરવા શીખ્યા છો સ્વરૂપ માં નિષ્ઠા છે કોઈની એમાં જેનું ઘોડું દોડે એ આગળ જાય ઓછું આવડે પાછળ રોકાય પણ ઘોડા ના દોડ નો રેસ પોતાના જ્ઞાન નો રેસ ઘોડા દોડવાનો રેસ હું વધારે જાણું છું વધારે હા હું વધારે જાણું અને શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવત ના પ્રથમ સ્કંદ ની કથા કરાવતા હતા તેમાં જન્માદ્યસ્ય એ શ્લોક પ્રથમ આવ્યો તેનો અર્થ કર્યો ત્યારે યત્ર ત્રિસર્ગો મૃષા એવું જે એ શ્લોક નું પદ તેનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા છે માયાના ત્રણ ગુણ નો સર્ગ જે પંચભૂત ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે ભગવાન ના સ્વરૂપ ને વિશે ત્રિકાળ માં છે જ નહીં એમ સમજે તથા એ શ્લોક નું પદ છે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ કેતા ધામ જે પોતાનું સ્વરૂપ તેને કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેને એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે તે આત્યંતિક પ્રલય ને અંતે અક્ષરધામ ને વિશે જેવું ભગવાન નું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેને યુક્ત છે એવું તેવું જ પ્રત્યક્ષ મનુષ્ય રૂપ ભગવાન ને વિશે જાણવું શું ઘણું તમે તો કહો ભગવાન નું સ્વરૂપ એટલું અદભુત છે ત્રણ ને થતો નથી માયા નું સર્જન થયા પછી પણ જેને માયા નો અંધકાર અથવા માયા નો કપટ પડદો તેને અડી શકતો નથી એવું જે ભગવાન નું સ્વરૂપ છે

ભગવાન ના નિશ્ચય ના છ ભેદ છે સવિકલ્પના ત્રણ અને નિર્વિકલ્પના ત્રણ એમાં દેહાભિમાન ની તારતમ્યતા એ કરીને સવિકલ્પ નિશ્ચય છે અને આત્મનિષ્ઠા ની તારતમ્યતા એ કરીને નિર્વિકલ્પ નિશ્ચય એટલે જેટલું દેહાભિમાન એટલે ગમે એટલી નિશ્ચય ની વાતો કરે તો અર્ધદગ્ધ છે આત્મનિષ્ઠા વાળાનું બરાબર આત્મનિષ્ઠ થઈને ભગવાન નો જે સ્વરૂપ સમજતો હોય એ ઉત્તમ નિર્વિકલ્પ એટલે કોણ કે છે હું આત્મા રૂપ થઈ નથી કે કેવાથી તો થોડું પોતાનું કેમાં બંધ બેહારે દેહાધ્યાસમાં બેહારે કે આત્મનિષ્ઠા બેહારનારો તો આત્મનિષ્ઠામાં જ બેહારે આત્મનિષ્ઠા હશે ને જુઓ ને આંધળા પેર હું કૂટાઈશ અને આમાં આશા માટે લખ્યું ખબર ધમના તેન સદા નિરક્ત ગુણકમ બોલો મનુષ્ય ભાવ આવી ના જાય એટલા માટે યાદ જ ન આવ્યું આમાનામાં ગયું અને એની ઉપર હાથ આવા ભગવાન ને જાણે સમજે નિષ્ઠે બળવાન થાય પછી કોઈ એક અયોગ્ય કર્મ કર્યું હોય તો એને લાગે નહીં સાથી ન લાગે એની માલિકા આ આવી ગયા ભગવાન એ ઓલા દોષ ને અડવા દેતા નથી છેટો છેટો રાખે માલિકા આ તો બહુ મહિમા સિદ્ધાંત ની વાત છે માણસ એમને વાંચીને ફેંકી દે હમના સેન એટલે હું ભગવાન ને અંદર ઉકેડવા જાય છે આપડે બધા એવો અર્થ બેહારે મારી કાઢી જો આ ભગવાન ને નો એ કઈ લાગે હો કે અરે ભાઈ ભગવાન ને લાગતું હોય તો તું ભગવાન શેનો કહેવાય એ અર્થ થી એનો મહિમા વધે એ મહિમા નથી વધતો પારસમય મહિનો મહિમા તો લોઢા ને અડે નું કોનું થઈ જાય લોઢા નું હોનું બનાવે એ એનો મહિમા બાકી તો પારસમણી તો છે એને હું ત્યાં લોટું થાય એ કોઈનું એ તો થાય નહીં આપડે વાત શું કરે ભગવાન ના સ્વરૂપ માં નથી એ પણ એમાં નથી એમાં મહિમા શું કર્યો તમે પોતાનું લેવા કોનામાં લોઢું હોય એક કે મહિમા આ વચનામૃત માં આગળ પાછળ ના જોઈ બધા આ વચનામૃત માં આગળ પાછળ ના જોઈ બધા શબ્દો એટલા માટે મૂક્યા ભગવાન ના સ્વરૂપ માં તો હોય નહીં પણ એ ભગવાન ને આવા જાણ્યા અને જેને રાખ્યા એને નથી એમ કહી એવો મહિમા છે અને ભગવાન ને એવા જાય ભગવાન ને રાખ્યા તો જે નથી અવળું વર્તાઈ જાય તો જે નથી અવળું વર્તાઈ જાય ખરું એ હા તો અવળું વર્તાઈ જાય તો છે જ ને અવળું વર્તાઈ જાય વર્તે નહીં એ વર્તે નહીં હવે વર્તાઈ જાય કોઈ દુષ્કાળ ના વિષમ પણ ગુજરાતી ભાષા પણ ભગવાન જરાય મળી નથી પોઈન્ટ નો ખસી શું ભગવાન નો ભક્ત જાણીને તો કોઈ બીજી આ નબળી કરે જ નહીં કરે છે તો ભક્ત નથી તો ભક્ત નથી કોઈ દુષ્કાળે વિષમભાઈ તો અપવાદ ની વાત છે કાયમ નો ઘટાડાય આજના આધુનિક ભક્તો એ બધું આ કપટ કામ લેતા હોય પાટાપિંડી કર્યા કરે હૈયા કરે પાટાપિંડી કહેવાય જ્ઞાન માર્ગ ની વર્તન ને નહીં ગુરુ સહજાનંદ